બધા શાસ્ત્રે કર્યું સ્ત્રીને ના થાય શાસ્ત્રકારો કહેવાય ધીરે ધ્યાન થઈ ગયું હોય મંદા તમને બીજી ને કપટ છે એવું તમને ખબર ના પડે તમને બીજાને ખબર છે ખબર ના પડે દાદા પોતામાં દોષો હોય એટલે પારકામાં દોષ ના દેખાય દેખાય તો અમુક જ દેખાય બીજા બધા ના અમુક જ દેખાય બધા ના અમને બધા દેખાતા અમે બધા ધીમે ધીમે જાય એટલે પછી ત્યાં થી નહીં કહું ના આવીએ ધીમે ધીમે બરાબર ધીમે ધીમે કામ લઈએ છીએ ને જે અંજલિ શું કે છે દાદા તમારા જે દરઅસલ કુમારી દરઅસલ સ્ત્રી વિચાર કોનારી એ દરેક માગેલી છે ને એકોન્ટાઈ અને આજ્ઞા રહેવાનું એટલે ભૂલી જાય પછી અંદર ખબર ના પડે કે આ શું છે બરાબર દાન જ ચોખ્ખી દાન જ ચોખ્ખી દર કલાક અમારી બહુ મોટી જાગૃતિ પણ બહુ જાગૃતિ જૂની ઊંધી માન્યતા માર ખા ખા કર્યા બરાબર પાળેલા ગુજરાત ને તમે બે વખત તમે ખાવાનું આપો કે ત્રણ વખત ચાર વખત નાસ્તો વાસ્તા આપો તમે ગ્રહણ રાખતું જ આપ્યું તમે ગ્રહણ બીજું કહ્યું આપણે કહીએ ભાઈ આ એનો સંતોષ જાય કોઈ પણ જાણો તમને સંતોષ જ ના તમે કહો છો કોઈ સાચી નથી અને અસંજન મારે તબિયત આવી નહીં મારે નહીં મારે ભાઈ હા જો બોલે કે આ કેવી આ બધા છોકરા ગોળા ગોળા બરાબર ગોળા નહીં અમને હજી ફીટ બહુ નથી થતો એ બોલતો હા દાદા એવું લાગે ગોળા તારે દારૂ કામ કરાયેલો ને ક્યારે કરાવવું જાતિ આપડે કાઢવું પડશે ને જાતિ બદલવી જે રોગ થઈ ગયો કાઢવો પડે ને નહીં કાઢવો પડે મારે શબ્દો બરોબર છે કે મોટી કરે દાદા એકદમ તાપ પર અમને ઘા લાગે કે અમે અવાજ છીએ એમ અંદર કોચ્યા કરે એટલે મને કહી દેવું તમારે હું જાણું આવું જ બહાર દાદા કેવાથી નિકાલ વહેલો થઈ જાય કેવા જ વહેલો થઈ જાય તમને મોડે ના કહીએ પણ મન મનમાંથી કહીએ તો આપને પહોંચે ખરું ના એ પહોંચે બધું કહીએ કે દાદા આવા આવા પાકો દોષો થાય છે અમારાથી બધું આમ બધું મનમાં કરીએ ને ચાલો દાદા એ કેવાની હિંમત કેમ ના આવે જેમ છે તેમ કેવાની હિંમત કેમ ના આવે હિંમત આવે ત્યારે ધીમે ધીમે મન તાવ માં પડે નહીં કામ સંભાવ નિકાલ કરવા એકદમ કેવાય કે કલ્યાણ કરવું કેવાય કેવું હવે કઈ ફરી જાવ તમે હાલ કહો બધા પછી પોતાને ખબર ના રહે કે બોલી દઈએ પોતાને ખબર ના રહે એવું નથી કે ટોકર પોતાને ખબર હું કહું છું વ્યાજબી કઈ લાગે છે પોતાને ખબર જેથી ખાવ કરી શકે ને જેથી ધોકા ધંધા કરો તો શીખી કારણ નંબર કરે સીધી ના ચડે ને તમને પોતાના ના ચડે ના એ તો બધી વાતો છે મમતા મમતા મમતા ભગવાન જ નહીં પેટમાં રાખ્યું તો ભણ હતું કહેવાય ચોક્કસ છે આ હિસાબ છે બધો કેવું છે ગ્રામ ગોપવું ધૂળનો કાંટો જતો જ્ઞાન થયું અવરું બોલે છે ને નથી આવડતું દાદા એ કપટ પછી બરાબર ભરેલું છે આવશે ફરવામાં આવ્યું ને ફરવામાં આવશે તમને વધારે ખબર પડે દાદા મારા કરતા તો મને તો એવું લાગે છે દાદા દેખાય છે કામ ખબર છે સમજાતું જ નથી જ્ઞાની કોઈ જેટલા બીજા કોઈ દેખાડે ને બીજો ત્યાં વિચાર પડ્યો હોય મીના મારે કોમ લાગતું બરાબર મીના હવે આપણે ઠીક છે ચાલે ઊંઘા ચલાવી ચલાવી કરે જે મળે તેનો ઉદેશ મળે એક કલાક પણ આવા જ્ઞાની તો બધો લાભ તો બહુ થઈ ગયો દાદા ગીતા લખ્યા પછી ગમે તેમ ગમે એટલો માલ ભરેલો છે પણ બારણા તો ખુલી ગયા ને પડદો તો ખુલી ગયો ને હવે બધું ગમતી દેખાયા જ કરે છે ને દેખાયા કરે મમતા ઉભી થઈ જાય હા દાદા અને એના લોકો પોતાની જાતને અક્કલ માણે અને તે માર ખાય ભેદ બુદ્ધિ છે મને છે એવું જે દેખાડે છે એ બુદ્ધિ છે બરાબર એટલે એ બુદ્ધિ એ બુદ્ધિ માર ખવડાવે છે ભટેકાય માર લાગે તો બધે દેખાયા કરે છે આ બધું બધું મારા પછી પેલું ખુમારી દેખાય તો ઉડી ઉતરી જશે જે ખોટી અંજણથી નસો બધી ટાઈટ રહે છે ખોટી અંજણની બધું ઉતરી જશે પછી દાદા કુમારી આવતી જાય દાદા કુમારી આવતી જાય પછી એ જે ઘુમાઈ રહ્યા છે અંદર એ લોકો વાત કરવા મન ના થાય એક વાત કરી ને તે લોકો ગમે નહીં ખબર ના પડે શું છે એટલે મિલન સાર ના થવાય મળતા આવડું બધા મને સમજણ ના પડી કે હું હું બધાથી રહું છું એવું એવું કહેવા છો મોડા બધી એવું નથી દાદા એવું અતડા પણ મને નથી રહેતું કોઈની સાથે ખબર ના પડે ખજાનામાં ભરી જવાનું તો આપણા મહાત્મા આફરીન ના થાય બધા એ તો દિશા બંધ જ કરી દીધી છે દાદા પેલા પેલા બધાની સાથે વાતો કરતી હોળી ભાઈ ની વાત કરતી કશું બોલું ચાલુ પણ મેં પછી એ બધું બંધ જ કરી દીધું છે હું પોતે એવોઇડ કરું છું એ એવોઇડ કરે જુદું છે તે જોઈ ને મચાવડા પણ ના થાય મચાવડા પણ એટલે શું હોય મારે સમજવું છે શું કેવા માંગો છો તમે નાજી નું બતાવડાવો તમને ધીમે ધીમે સમજાતું ના એવું નહીં તમે સમજાવો તો સારું દાદા સમજાય છે ને ધીમે ધીમે સમજાય હવે કેટલું ધીમું ધીમું દાદા મને વીસ વર્ષ થયા થવાયા ઘઉં છે આટલું જ છે ભાઈ દાદા ઘઉં છે એનું જ્ઞાન એ તો લાગે જ છે હા તો અમે કહીએ એટલા મળીને સમજો એટલે બધું ઓછું થઈ જાય એટલે એટલે જ કહું છું કે કહો એમ સમજાવો એમ મારું નામ શું છે સાહજિકતા છે સાહજિકતા સાહજિક હતો ને સાહજિક હતો મળતા પણ મળતા પણ જે હોય તમે અસીન જે ના બોલે તે આ બોલે નાસી વાત સમજી તો જોઈને કરું કરો છો ત્યારે બી કરતા શું કરવું જોઈએ શું કશું કરવાનું જાણવાની જરૂર હા પણ કયું સાચું કયું ખોટું શું જાણું કુમારી અમને કાઢી નાખવા જેવી છે કુમારી રાખવા જેવું નથી કઈ આ જે છે કઈ સમજણ છે તે પૂરો એ મને તો કઈ દેખાતી નથી સમજણે ના દેખાય તમે કરો જ નહીં કામ સમજણ આધાર જ કરે પછી જેટલું કામ કરે થાય છે એની મેળે બધી ધીમે ધીમે સમજાતું એટલું સમજે પૂરો બોલવું છે છે ને તમારે રાખવા જેવું નથી એ ચક છે ને દાદા આત્મા છે કોઈ જગ્યાએ ખુમારી રાખવા જેવું નથી એક આત્મા સિવાય ક્યાંય ખુમારી રાખવા જેવું નથી બધું ખાડા છે તમને બધાને ખબર ના પડે સમજાવો દાદા તો સારું તમે જોતા રહેજો તમે દેખાડો તો વધારે આશ્રમ તમારે શું લીધો છે તમે દેખાડો ને તો સહેલું થઈ પડે આશ્રમ તમારે ડબલું નીચે એમનામાં એવું કરવું એમનામાં એવું કરવું પણ થોડું દાદા મારે બીજાનું જોવાની શું મારું જોવું તો એ તો છે દાદા એ બધું તો બહાર બધું એવું લાગે તો મારું વાક્ય લેવું ના મૂકી દેવું બાજુ તમને એવું કેમ લાગે છે કે હેલ્પ નહીં લાગે તાવ ચડે તો વાક્ય આપણે તાવ તાવ જેને ચડે એને હું જોઉં છું નિર્ભરતા હા હોય પણ તે કાઢવાની છે ને દાદા નિર્ભરતા હોય એટલે અને તમને તમને તમે એવું ના રાખશો કે આને આને ડિપ્રેશન આવે છે તે નહીં કહું એવું તો હું ક્યાં રાખવાની જરૂર આવવાનું છે જે તમે કહો છો એની અસર તો થવાની જ છે દાદા પણ એમાંથી નીકળવું તો પડશે જ ને આ અસર થાય છે કે ડિપ્રેશન આવે છે એમ કરીને બેસી રહું તો પાર નહીં આવે એટલે હું કઉ છું નીરુ ને કે આ આ તો સાંભળને કાઢવાનું છું તમે જે કહો છો ને તે હું પછી એ જ વાત એને પાછી કહું છું કે આ તારે સમજવાનું છે એ એવું નહીં હું ફરી વહેલું એ વાત એ બરાબર છે દાદા આવી જાઉં છું તે બધું પ્રગતિ થાય છે જેમ જેમ દેખાડીએ ને ત્યાં ત્યાં બધું થાય મને કચરો મારો દેખાય ને નહીં મળવું મુશ્કેલ છે એ મારા એ દાદા બહુ ગજબ ની આ બધા બધા બરાબર હું ટાઈમ જ ના પડે ના પહોંચી વળાય એવા મારી આ સેવા કરે એને ટાઈમ બગાડો ના થાય કાર જ ના આવે મારા જેમ કહેવાય ટાઈમ ત્યારે બગડે જાય ના આવ્યું લાયક પણ તો એ થાય છે એમ પાછું કે લાભ જોયો નથી રહેતા આવડતો ના કામ કરી હા ના એ કરવું છે રોજ કેવું દુર્ગના સુજમ ફરી મળશે નહીં હવે રોજ આ ચકરી કરે સા વાંચી દે કરી સંજમ કહેતી તો પૂર્વ શું કર્યું તો મળી ગયા માલ સારો થયો હતો અમે જેટલો ભર્યો એટલો કાઢીએ નહીં ને શું થાય એમ તો હજુ દુનિયા ચડાવ રસ્તે ચડાવનારી છે મીઠું જ લગાડે મીઠું એટલે પછી મીઠાથી દૂર દૂર થવાનો બળે પ્રયોગ કરવા માંડ્યો પણ તમે કહો છો એવું પ્રકૃતિમાં આ માલ છે ખબર છે એટલે આવા બધા ઉપાય કર્યા કરું પણ તો આમ આમ બગડે આમ જોતો આમ બગડે એવું થાય એટલે નોર્માલિટીમાં લાવવાનું છે મળે છે મળે કોણ બસ ભાઈઓ એક બે જણ કેતા હા કે તે બધા ના તમે સ્વીકારતા થોડું બીજું કોણ તમને કે દાદીઓ કોઈ કે ના કે કોઈની હિંમત ના ચાલે હા હિંમત ચાલે એમ નામ કુમારી કહેવાય ને હિંમત ચાલે એમ નામ કુમારી કહેવાય ને હવે દેખે કુમારી ભડકો થશે સમજાયું માસી ગોબર હાથું બોલે કરે માસી કે ઘણી વાર છે પછી તાવ નહીં ના દીપક બોલે યોગેશ બોલે યોગેશ બોલે અને મને વિરોધ ના થાય દાદા પહેલા તો તું તો હવે ના થાય એક્સેપ્ટ થઈ જાય પણ એ તું તારે બધું સ્થૂળ ભૂલો હોય ને એ બધી સ્થૂળ ભૂલો હોય સૂક્ષ્મ ગુનો અને બધી તો તમે જ બતાડી શકો બીજું કોણ બતાડો ખોવાઈ જવાથી કાયમ રહે નહીં તો શું કરવા મૂકવાનું પછી મેં આપવાનું તો ભાઈ ને સમજાય તમને સમજાય ગયું અત્યારે ખોઈ છે સારું એવું મારું કરુણા છે દાદા તમારું અપાર કરુણા છે બાજુ મૂકવું જે પીસેલું ભાવ બાજુ મૂકવું ધીમે ધીમે પડે ના એ પછી થોડુંક સામાયિક માં બેસું તો લઉં સવારે કે રાત્રે એના ઉપર પછી મંથન ચાલે બાજુ એ મૂકી નીકળ તો હા બરાબર બધું પડી જાય છે બાજુ મૂક્યું નહીં આપણી સમજી ચાલો બહુ ના પડે દાદી મૂકી શું આપ્યું તે બધું બાજુ મૂકી આપ્યું બધી બાજુ શું આપીએ છીએ જેમાં લપાશે તેના બીજા આપડે પાસે કોઈ નહીં જવાનું બાજુ એવાની વાત જાવ મૂકી દીધું દાદા હા <laughs> હૃદય બીજાનું પ્રતિરોપણ કરે ત્યારે એ દ્રવ્યમન ક્યાં જાય બીજાનું શું કરે ઘણા અહીં તો શું કે હૃદય બીજાનું મુક્તિ આપે છે પેલું હૃદય બગડ્યું કામ ન કરતું હોય જો બગડ્યું હોય તો હૃદયનું ટ્રાન્સપ્લાન્ટેશન કરે છે બીજાનું હૃદય એ તો હૃદયનું કામ જુદું છે ને આપણે અંદર જુદું કામ કરે બંને જુદી રીતે જ કામ કરે આનું પાપડી વાળું કોર્સ એ હોય કમર હોય પાછળ કામ આઠ પાપડી વાળું કમર આઠ પાટલી વાળું કમર હોય છે તેને કામ કહેવાય થોડું કહેવાય દેખાય એવું બાકી સૂક્ષ્મ તો સૂક્ષ્મ તો ઊંચી હરી છે તે ચાલો <laughs> તો અમારું જોવાનું માણસ હું ગમી ભેગો કે હું તો નાલાયક માણસ છું તો ભેગો થયો તમે ના લાયક છે તમને લાગે અમને કેમ લાગે બહુ લાયક લાગે લાયકાત ના ગુણ હોય તો ભેગો થાય જ નહીં ચલો કાકાના જે એમબીબીએસ ની ડિગ્રી તો મળી સગુણા ચોઈસ દાદા રક્ષા કરે છે કોઈ પછી એવું કરવાનું દે દાદા દેખવા ના દે આપડે દાદા ગોલા ગોલા કરીએ ને આપડે ની ઇફેક્ટ બગડવાની ભોગવીએ છીએ ઇફેક્ટ છે બધી ઇફેક્ટ ઓફ ધ કોઝિસ સગા થાય માજી આવા કર્મ ઉદય હોય તો આ શોધખોળ છે સંસારની એટલે મને વિચાર આવે કે સંસારાની શોધખોળ બહુ ઉત્તમ કેવાય સંસારો કરે ને એ શોધખોળ બહુ ઉત્તમ કેવાય આમ દિવસો કાઢવા એના કરતા એ બહુ સારું આજ્ઞાપૂર્વક હા આજ્ઞાપૂર્વક બધું એક જ જગ્યાએ એ થઈ જાય જોઈએ તો થયા કે જાગૃત ભૂલી ગયો પછી દુઃખ જ નથી લોકો લોકો આવા ફેરવા તો બહુ સારું કરશે જાગૃત એટલે આટલી બાબત મોટી પોતાને મોટી વાત આપતી દેખાય Ha ha ha. કહેવાય ખાવાની બધી વાનગીઓ એના બધા ભાવ ઉતરી ગયા છે આ તો પ્રસાદ મહાત્માઓની ભાવના ખરી તો તમે કેરી તમે અમને જે સુધારવા માટે જે મહેનત કરી છે અમને લોકોને સુધારવા માટે મારું નામ હેના મારું નામ હેના હેના હા હિના હિના હા હિના ઉપર તે લોકો હેના બોલે તેને એટલે કે હીરા છે આર યુ રિયલી હિના સચમુચી હિના હે રિયલ ઇઝ કે who are you then I don't know. ये जाना तो लगने में नहीं क्यों? मैं शादी से पहले दूसरा नाम था तभी मुझे मालूम है जाना लगने का हाँ जाना वो तो पांच रोज को है शादी से don't they change the name of girls before marriage and after हाँ. marriage? और before marriage दूसरा नाम था शादी के बाद ये नाम हो गया हाँ. એ તો ખબર નથી એ કઈ કોણે બનાવ્યું? Who has created this world? ये दुनिया किसने बनाई है सब सुपर पावर सब सुपर पावर કૃષ્ણ કહો કૃષ્ણ ભગવાન કહો કે રામ કહો કે જીસસ ક્રાઇસ્ટ કહો કે ગોડ કહો right God maker God maker is What, the Oh. जो उसने बनाया तो उसने इस पार्टनर जो बनाता है one the big from clay is called pot maker. So he makes he pot maker, pot. You can call him one. Doesn't he is કદાચ એવું કહીએ આપણે ફોન પે કરજે It's what bigger. That is what is what bigger. Well, he's a maker of us all. ઈશ્વર આપણને બધાને બનાવનાર છું કે છે <laughs> હું જવાબદાર છું એના માટે કે અમુક હું એનો જવાબદાર ઈશ્વર કોણ ઈશ્વર ક્યાંથી આવ્યો પણ એવું અમારા નસીબમાં લખાયેલું હતું કે અમને બે બારક હોય અમારા નસીબ માં એવું લખેલું હતું કે અમને બે બારક હોય કોઈ રાઇટર દેર કોઈ રાઇટર દેર નથી who writes the destiny. Some super power. कोई super power no not really electrical electrical no i would say this is much more than any one field you know you can say mechanical electrical or physical or whatever that is how can you describe an ocean then how would you describe an ocean how would you describe an ear water These are superpower. You cannot make it, I cannot make it. it these are the creators. Yeah. Earth, can we make an earth? Do you think you will go and make an earth? No. So don't you think God is a part of that? Ele- Electrical power, mechanical power. That power, don't you Just superpower is the way I. બસ સુપર પાવર બીજું કઈ નહીં Nobody has made you. You are the maker yourself. Like, moment lang sa kilala ni Bang. What has happened? Here it all that. all. All these scientific circumstances evidence. God is created for ignorant people. And God is not created for thinkers. So God is created for ignorant people. And God is not created for thinkers. For thinkers. સમજી શકે દાદા બરાબર છે યુ હા બરાબર છે મને એવું ગમે કોઈ વિચારક હોઉં today you are thinker today today you are not yesterday Because you met me. મને મળ્યા છે નહીં કરતો કોઈ ગુસ્સો જ ગયો કોઈ ગુસ્સો જ ગયો કોણ છે Has anybody asked you who you really are? No, not. No, not, not the people. They're perfect.